એ આવો આવો મારા ઝીણકુડા એવા વાલકુડા એવા બાળ દોસ્તો આવી ગયા છે ભાઈ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પદ્મનાભભાઈ વાર્તા સાંભળે છે નચિકેતા દેવી છે અને ધર્માદિત્યભાઈ પણ છે આવો આવો પદ્મનાભભાઈ નચિકેતા દેવી ધર્માદિત્યભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો રતિલાલ નાયકની વાર્તા છે અને વાર્તાનું નામ છે મારા દાદાના દેશમાં હું તો બોલવાનો <laughs> દિવાલની પાસે બાંધો ઘોડો ઘોડાએ કરી લાદ લાદ કુંભાર લઈ ગયો કુંભારે ઘડ્યા વાસણ વાસણ ઘડીને તળાવની પાળે સુકાવા મૂક્યા તળાવની પાળે ગાય આવી ગાયનો પગ અડ્યો અને વાસણ ફૂટી ગયા કુંભાર કહે ગાય ગાય વાસણ કેમ ફોડ્યા શું કરું ગોવાલ ચારો નથી ચરાવતો ગાય બોલી કુંભાર ગયો ગોવાળ પાસે ને એને કહ્યું કેમ રે ગોવાળ ગાયને ચારો કેમ નથી ચરાવતો ગોવાળ કે શું કરું આ બાઈજી રોટલા નથી ઘડી આપતી કુંભારે બાઈજીને કહ્યું અરે એ બાઈજી તમે રોટલા કેમ નથી ઘડી આપતા ગોવાળને બાઈજી કે હું શું કરું આ વહુ લોટ નથી દોડતી કુંભાર ગયો વહુ પાસે અને વહુને જઈને કહ્યું એ વહુ વહુ લોટ કેમ નથી દોડતી વહુ કે શું કરું આ ઘંટી ઉપર મહેમાન બેઠા છે કુંભારે મહેમાનને કહ્યું કેમ મહેમાન ઘંટી ઉપર કેમ બેઠા છો વળી મહેમાન કે શું કરું ક્યાં બેસું આ બહાર વરસાદ વરસે છે જુઓ ને કેટલું ભીનું છે બધે કુંભારે વરસાદને પૂછ્યું કેમ વરસાદ અત્યારે તું કેમ વરસે છે વરસાદ કે હું શું કરું આકાશમાં વીજળી ચમકે છે વીજળી કુંભારે વીજળીને પૂછ્યું અરે ઓ વીજળી ઓ વીજળી તું કેમ ચમકે છે વીજળી તો કે શું કરું કેમ ન ચમકું આકાશમાં મેઘ ગરજે છે જુઓ કડડ ગરજે છે કુંભારે મેઘને પૂછ્યું અરે ઓ મેઘ ઓ મેઘ તું કેમ ગરજે છે લા મેઘ કે હું શું કરું કેમ ન ગરજું આ જુઓ મોર બોલે છે કુંભારે મોરને પૂછ્યું મોર મોર તું કેમ ટવકે છે મોર તો નાચ કરતો કરતો બોલ્યો કેમ ન બોલું હું તો બોલવાનો ને નાચવાનો મારા દાદાજીનો દેશ છે અને મારા દાદાના દેશમાં હું બોલવાનો અને નાચવાનો કુંભારે થાકીને કહ્યું ભલે ભાઈ નાચ તું તારે અને બોલ તું નાચીશ ને બોલીશ એટલે વરસાદ થશે વરસાદ થશે એટલે બધું લીલું થશે લીલું ઘાસ ગાય ચરશે ઘાસ ચરવા એ ખેતરમાં જશે એટલે તળાવની પાળે નહીં આવે અને હું નવા વાસણ ઘડી શકીશ પછી તો કુંભાર વાસણ ઘડવા ગયો અને મોર નાચવામાં મગન થઈ ગયો ભાઈ તો ભાઈ આ દરેક વસ્તુનું કંઈક કારણ હોય હો મેઘ ગરજે તો મોર નાચે મોર છે તો વરસાદ આવે વરસાદ આવે તો ઘાસ ઉગે ઘાસ ઉગે તો ગાય લીલું લીલું ઘાસ ખાય અને કુંભારના વાસણ તોડે નહીં તો ભાઈ આવી હતી આ વાર્તા નચિકેતા દેવી તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો